એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના મોટા ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો દેવાંશુભાઈ આવ્યા છે જુનાગઢમાં બેઠા બેઠા વાર્તા સાંભળે છે રોજ આવો આવો દેવાંશુભાઈ અને આમ દૂર દૂર અમરેલીમાં બેઠા બેઠા રિયાંશી બેન પણ વાર્તા સાંભળે છે ભાઈ અરે વાહ તમને ખબર છે બાળ દોસ્તો ગઈકાલે શું થયું અરે ગઈકાલે હું મારી બાજુમાં રહેતા એક નાનકડા અપૂર્વ નામના છોકરાના ઘરે ગયેલો અને એના ઘરે ગયો ને તો એ તો પોતાનો મોબાઈલ પોતાનું આઈપેડ જોતા જોતા જમતો હતો કોઈ દિવસ મોબાઈલ ને ટીવી જોતા જોતા જમાતું હશે કાંઈ અરે ભાઈ કોઈ દિવસ મોબાઈલ જોતા જોતા જમાય નહીં હો તમે પણ ન જમતા રિયાંશી બેન દેવાંશુ ભાઈ સાંભળો ત્યારે આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ રમણલાલ સોનીની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે વાઘની પાલખી ગલબા શિયાળને શેરડી બહુ ભાવે એ તો બુધા કાકાના ખેતરમાં રોજ શેરડી ખાવા જાય એક દિવસ કાકાએ એને પકડવા એક મસ્ત મોટું લાકડાનું પાંજરું બનાવ્યું પાંજરામાં શેરડી મૂકી બારણું ઉઘાડું મેલું પણ બારણું એવું બનાવેલું કે જાનવર શેરડી ખાવા અંદર પેસે કે ધરો તેની મેળે બંધ થઈ જાય હો કાકા કે આજે ચોર આમાં પકડાવાનો પણ કાકા ચતુર હતા હો દેવાંશુ તો ગલબો તો મહાચતુર એનાથી પણ મહાચતુર એ તો સમજી ગયો રિયાન્સી બેન કે મને પકડવાની આ કરામત છે પણ મારે બદલે જો આમાં વલવો વાઘ પુરાય તો જોવાની મજા પડે એ તો તરત વલવા વાઘને ઘેર દોડી ગયો હો ભાઈ અને જઈને કે ગલબો કે ઓ મામા ઓ મામા રાજાની કુંવરીના લગ્ન છે એ રાજાને મને તેડવા પાલખી મોકલી છે તમે આવશો મારી જોડે વાઘ કહે દેખાડ ક્યાં છે પાલખી ગલબો એને બુજા કાકાના ખેતરમાં લઈ ગયો અને ત્યાં લઈ જઈને કે જુઓ જુઓ આ પાલખી વાટમાં ભૂખ લાગે તો ખાવા માટે એમાં શેરડી પણ મૂકી છે હો વાઘ મામા પાલકી જોઈને વાઘ તો ખુશ થયો હો રિયાંશી બેન ગલબાએ કહ્યું વાઘ મામા આપણે એમાં બેસીશું એટલે આપણા નોકરો આ પાલખી ઉપાડીને આપણને રાજાના દરબારમાં લઈ જશે હો ભાઈ વાઘે કહ્યું કોણ આપણા નોકરો કરો ગલબો શિયાળ કહે કોણ તે પેલા બે પગવાળા જાનવરો આપણે એને માણસ કહીએ છીએ ને એ એ આપણે સાહેબ અને એ લોકો આપણા નોકર આપણે એના સાહેબ અને આપ એ લોકો આપણા નોકર આપણે પાલખીમાં બિરાજવાનું શેરડી ખાવાની હો વાઘ મામા તો હું આ બિરાજો એમ કહીને વાઘ તો કૂદકો મારીને પાંજરામાં દાખલ થઈ ગયો એની પાછળ ફટાક કરતું બારણું બંધ થઈ ગયું હો ભાઈ ગલબો કે મામા બારણું ઉઘાડો મારે અંદર આવવું છે મારે અંદર આવવું છે વાઘ કહે નથી ઉઘાડતો જા રાજાના દરબારમાં તારું કામ એ શું છે જા વગડામાં રખડી ખા નાનું અમથું શિયાળ તેમાં ગલબો શિયાળ તો હસતો હસતો હસતો ઘર ભેગો થઈ ગયો ભાઈ કેવો ચતુર બીજે દિવસે બુધા કાકા આવીને જુએ તો પાંજરામાં વાઘ ઓહો એમણે તો વાઘ રાજાને ભેટ ધરી દીધો કે લો મહારાજા આ વાઘ તમને ભેટ રાજાના માણસો આવીને પાંજરું ખેંચીને લઈ ગયા ગમે તેમ વાઘ પાલખીમાં બેસીને રાજાના દરબારમાં ગયો એની ના નહીં હો ભાઈ પણ ભાઈ દેવાંશુભાઈ બેન આ વાઘ પિંજરે પુરાણો પાલખીમાં બેસીને ગયો એમાં તો તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ હવે હાલા વાલા કરી જાઓ સપનામાં વાઘ આવશે શિયાળ આવશે અને આપણે બધા એની સાથે રમીશું આવજો